હેલો હેલો હા ચલો કાલે ગયો હતો ને તો હવે આજે પુનરાવર્તન નો બારો છે કરો બારા ફેરથી બધા થોડો થોડો કરજો कौन करते पहले मैंने तो कल वार्ता की थी चलो तो लालन कर देंगे मैंने तो वार्ता की थी हेलो હેલો હા આદિત્ય આદિત્ય હા તો કરો કોણ કરે છે આદિત્ય કર ચલ ચિંતા સંતાન હંતારું યત્પાદામુદરેણ વહો યાનામ તાની જાચાર્ય પ્રણમામી મુહુર્મુહુ ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત तमहम सर्वदा मेरा श्रीमद्वल्लभनन्दनम् ज्ञानंजन शलाकया चक्षुरोन्मिलितं येनम तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे सहस्र लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधं चतुर्भिश्य चतुर्भिश्य चतुर्भिश्य त्रिभिः सखा षड्भिर्विराजते उत्सव पञ्चधारिदये मम જે જે આગળથી લેવું છે હેલો હા આ વાર્તાનો પુનરાવર્તન કરી લઈએ પછી આગળ ચાલશું ઠીક હે ને ઠીક છે એક વખત સુરદાસજી એ પોતાના મનમાં વિચાર્યું કે પરાસોલી જઈએ તો પછી ત્યાં જઈને ત્યાં એમ જે જો ચંદ્ર વાળી જે વાત હતી વાળી વાત શું કહેવાય એ વાળી વાતને ચંદ્ર સરોવર વાળી અચ્છા અચ્છા ત્યાં ઠાકોરજી ને રાસ કર્યો છે એમ કેવાય છે કે એક રાત્રિ છે મહિનાની થઈ ગઈ ના સ્થિર થઈ ગયું સમય સ્થિર થઈ ગયો કાલ તો ઠાકોરજી નો દાસ છે ને એટલે સમય સ્થિર થઈ ગયો ના આ વાત છે ઓ જગ્યાએ ચંદ્ર સરોવર છે નામ છે ઓ જગ્યાનું પછી એમને ગોવર્ધનનાથજીના જે ધ્વજા હતી એમને દંડવત કરીને એટલે ધ્વજાના સામે પોતાનું મોઢું રાખીને સુરદાસજી સુઈ ગયા પણ મનમાં એમને એવું આવ્યું કે મહાપ્રભુજી ને જે ગુસાઈજી છે મારા ઉપર કૃપા કરશે પછી ગોવર્ધન રાયજી પછી ગોવર્ધનનાથજીની લીલાનો ઈ મને આ જેથી મને અનુભવ કરાવશે પણ આ સમય આ સમય એકવાર ગુસાઈજી એટલે ગુસાઈજી મારા ઉપર કૃપા કરીને દર્શન આપશે તો મારા બહુ વધારે ભાગ્ય છે પછી જે ગુસાઈજી હતા એમનું નામ કૃપા સિંધુ છે અને એમના ભક્તો મનોરથ પૂર્ણ કરવા માટે એટલે એ પોતાના ભક્તોનું મનોરથ પૂર્ણ કરશે એવી રીતે સુરદાસજી ના સ્વરૂપ નું ચિંતન કરતા એટલે એમને બહુ યાદ આવતી એમ શ્રી સ્વરૂપ ની એમને બહુ યાદ આવતી એમ પછી જે સુરદાસજી છે એ ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરતા તો પછી ગુસાઈજી પોતે ગોવર્ધનનાથ રાયજી પછી ત્યાં ગુસાઈજી ગોવર્ધનનાથ રાયજીના શૃંગાર કરતા હતા પછી પછી એ દિવસે ગુસાઈજીએ સૂરદાસને જગમોહનમાં બેસાડીને કીર્તન જગમોહનમાં બેઠા કીર્તન કરતા ના જોયું એટલે એ વખતે પછી ગુસાઈજીએ પોતાના સેવકોથી પૂછ્યું કે સૂરદાસજી ક્યાં છે તો પછી એક વૈષ્ણવે કીધું કે સૂરદાસજી તો આજે મંગલા આરતીના દર્શન કરીને પ્રવાસ ઓલી બધા સેવકોને લઈને હાલી ગયા છે પછી ગુસાઈજીએ જ્યારે ગુસાઈજીએ ખબર પડી કે ઈ એટલે ઠાકોરજી એમને બોલાવવા માટે એટલે ઠાકોરજી સૂરદાસજીને બોલાવ્યું એમને એ સમજ પડી ગઈ તો પછી ગુસાઈજી પોતાના મુખથી બધા વૈષ્ણવોને આજ્ઞા આપે છે કે એટલે જે પુષ્ટિ માર્ગ નો જે જાત છે જે પુષ્ટિ માર્ગ નો જાત છે એમાં તમે જેને પણ કઈ લેવું હોય એ લઈ શકે છે અને પછી જેને લેવું છે લઈ શકે છે અને ત્યાં જઈને સુરદાસજીને જોઈ શકે છે એવી રીતે રાજભોગ આરતી એટલે રાજભોગ આરતી પછી હું પણ જણાવવાનો છું हेलो हेलो શું છે हाँ હવે કોઈ दूसरा कोई करो कौन करेगा लालन करे चलो તો શ્રી ગોસાઈજી ત્યાં પધારી અને એમની સાથે અમુક વૈષ્ણવ આવે ચતુર્બુદ્ધ દા- દાસ પછી मतलब हाँ। जब सूरदास जी मतलब इसने यहाँ कहा ना चले आए। कि जब શ્રી મા- અ, શ્રી ગુસાઈજી ને કહા કે ગુસાઈજીએ કીધું કે હવે પુષ્ટિમાર્ગનો જહાજ જાય છે એટલે તમને જે પણ લેવું હોય તે તમે લઈ લ્યો मतलब कुछ सीखने की बात है ना इसकी बात है जहाज क्यों कहो है यहाँ के सूरदास जी को जो भी कुछ लेनो है सीखनो है ठाकुर जी के विषय में पूछनो है महाराज के विषय में वो बताएंगे ये तो- यहाँ पूरा कहो, अब आए। તો પછી એટલે પછી શ્રી ગોવર્ધનનાથજીના હું આ કર રહા હું. इतनी धीमे धीमे करे थोड़ा फास्ट करो તો પછી શ્રી ગોસાઈજી હું પોતાના વૈષ્ણવને કોઈ વૈષ્ણવને કીધું કે તમે અહીંયા ઠેરો અને મને બે બે મિનિટમાં કહેતા રહો કે શું એટલે શું થાય છે समाचार दो સમાચાર દો ત્યારે પછી શ્રી ગોસાઈજી પધાર્યા આરતી કરવા એટલે સેવા રાજભોગ અને આરતી કર્યા પછી પધાર્યા અને ત્યારે સૂરદાસજી કોઈ થી વાતો વાત નતા કરતા બોલતા નતા ત્યારે પછી ગુસાઈજી પધાર્યા તો તુરત તરત જ ઉભા થઈ અને એમને કીધું દંડવત કર્યા અને કીધા કે બાબા પધાર્યા તો પછી સુરદાસ એમ કહ્યું પછી એમ કીધું કે હું આપની જ વાટ જોતો હતો આપની ખૂબ કૃપા થઈ કે પધાર્યા આપ સ્વયં પધાર્યા પછી પછી સુરદાસ જે કીર્તન કર્યો પછી શ્રી ગુસાઈજી ના એક સેવક ચતુર્ભુજ દાસે એટલે સુરદાસજી એ કીધું કે તમે તો ઠાકોરજી ના ઘણા લાખો પદ કર્યા છે અને તમે ભગવદીય છો આવા ભગવદીય સેવક છો પણ તમે ઠાકોરજી ના તો કીર્તન કર્યા છે શ્રી મહાપ્રભુજી ને તો વર્ણન તમે કર્યું જ નથી તો સુરદાસજી એ કીધું કે હું શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી ને એક જ માનું છું બે એક જ છે ત્યારે પછી સુરદાસજી એ શ્રી મહાપ્રભુજી નું એક માટે એક પદ ગાયું બોલો કહું ભરોસો દ્રઢ એના ચરણ ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાવીન સબ જગ માં અંધેરો साधन और नहिया कली में जासो और अनिवेरो सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेरो આ પદ ગાયું આગળ કહું હમ. તબ ચતુર્ભુજ પ- ચતુર્ભુજ દાસ પ્રસન્ન ભય એટલે ત્યારે ચતુર્ભુજ દાસ ખુશ થયા पाछे सगड़े वैष्णव और श्री गुसाई जी आपको कहे जो सूरदास सूरदास के हृदय हृदय में हृदय को महा अलौकिक भाव है तासो श्री आचार्य जी आपको सूरदास जी के सा, सागर કહતે કો સાગર કહતે એટલે પછી શ્રી ગુસાઈજીએ કીધું કે સુરદાસ ના હૃદયમાં અલૌકિક ભાવ છે શ્રી આચાર્યજી મહાપ્રભુજી માટે પછી સુર આપું સુરદાસ કે એટલે શ્રી મહાપ્રભુજી સુરદાસજી ને सूर सागर सूर सागर कहता सागर कहते सागर कहते जैसे सागर मतलब दरियो दरियो समुद्र हम्म जैसे अगाध है मतलब उन्हों अंत नहीं है ना वह हिसाब सागर कहते जिना પાસે ઘણી ભક્તિ હોય वो सागर जी को हृदय अगाध है એટલે समुद्र यहाँ भक्ति की वजह से कहे और समुद्र में पानी घणो है और सूरदास जी के पास भक्ति खूब भगवती है तो तब चतुर्भुज दास कहे जो सूरदास जी तुम बिना और अलौकिक भाव कौन दिखावे પછી ચતુર્ભુજ દાસે શ્રી એટલે ચતુર્ભુજ દાસે सूरदास ने કહ્યું કે તમે ऐसा अलौकिक मतलब महाप्रभु जी के विषय में कहो ना उनने उनको ऐसा सब अलौकिक बात कौन बता सके हमको ऐसी जो अब थोड़े थोड़े में श्री आचार्य जी को यह पुष्टि भक्ति मार्ग है तासो स्वरूप सुनावो એટલે શ્રી આચાર્ય થોડું શ્રી આચાર્યજી નું પુષ્ટિ માર્ગ है आ समझ ना आवी वाक्य ये एक कीर्तन में ही सब मतलब कह दियो उनने ये कहो ना दृढ़ न चरणन केरो भरोसो या कीर्तन में ही सब बात आ गई मतलब वो बात सो कौन प्रकार सो पुष्टि मार्ग के रस को अनुभव अनुभव करिए કોઈ લાંબી લચક વાત કરે વા કઈ શોર્ટ શોર્ટ में કહી દીધું એટલે આવું લાંબુ ન કહ્યું અને આવા શોર્ટ કહી દીધું એટલે ના એટલે શોર્ટ માં બધું કહી દીધું તબ વાસ અમે સૂરદાસ ને યહ પદ ગાયો સો પદ એટલે ત્યારે સૂરદાસજી આ પદ ગાયો રાગ સારંગ ભજી ભજી સખી ભાવ ભાવી ભાવિક દેવે દેવ કોટી સાધન કરો કોઉ ઘુમર धूम्र धूम्र केतु कुमार मांग्यो कौन मार मारग रीति पुरुषे पुरुषे प्रिय भाव उपन उपन्यो सबे उल्टी रीत बसन भूषण पलटी परे पहेर पहेरे भाव सो संजोई उलट मुद्रा दई कंग कण अंकन अंकन बरन सुधे होई वेद विधि को नेम ना नाही जा जहां प्रीति की पहचानी ब्रज बधु बस किए मोहन सूर चतुर सुजान सो पर श्री सो पर सूरदास जी ने સગરે વૈષ્ણવ કો સુનાયો એટલે આ પદ સુરદાસજીએ વૈષ્ણવ ને બધા વૈષ્ણવો ને સમજાવ્યું એટલે કીધું સંભળાવ્યું તો તબ ચતુર્ભુજ દાસ आदि आदि सगरे वैष्णव सूरदास जी को धन्य धन्य कहे जो इत, इनके ऊपर बड़ी भगवत भगवत कृपा है तब सूरदा હે એટલે પછી ચતુર્ભુજ દાસ આદિ વૈષ્ણવો ધન્ય ધન્ય કહેવા લાગ્યા સૂરદાસજી ને કે તમારા ઉપર ઘણી ઘણી કૃપા છે તબ સૂરદાસજી ચૂપ હોય રહે એટલે ત્યારે સૂરદાસજી ચૂપ થઈ ગયા તબ શ્રી ગુસાઈજી આપો સૂરદાસજી સો પૂછ્યો જો સૂરદાસજી अब या चित चित की वृत्ति પછી શ્રી ગુસાઈજીએ સૂરદાસજીને પૂછ્યું જો સૂરદાસ સૂરદાસજી તમારી હમણાં હમણાં તમારું ચિત્ત ક્યાં છે તબ વાહી સમય સૂરદાસજીને એક પદ ગાયો સો પદ એટલે આપ એટલે એક પદ ગાયો સૂરદાસજીએ તે પદ રાગ સારંગ બલી વલી હો કુંવર कुबरी रा, राधिका नंद सुवन जासो रीति मानी वे अति अति चतुर चु, चुम चु, चतुर सिरो शिरोमणि प्रीति कई कैसे रहे छानी वे जो धरत धरत न तन कनक पीत पीत पट सो तो सब तेरी गति ठानी ते पुनि श्याम सहज, यह शोभा अंबर अंबर अंबर मिस अपन अपने घर उड़ उड़ जानी पुल की अंक अंग अब अब ही वे, वे वे आयो निरखी सुभग निज देह सूर सु, सुजान सखी के ब, बजे बूझे बूझे प्रेम प्रकाश भयो वहाँ दूसरो यह पद गायो એટલે પછી बीजो पद गायो અંજન અંજન ખંજન રૂપ રસ માટે અતિ સૌ ચારુ ચપલ ચપલ અનિયારે પલ પલ પીજરા ન સમાતે ચલી ચલી જાત નિકટ શ્રવણ ફેરત સૂરદાસ सूरदास अंज अंजन गुण अटके અંજન અંજન ગુણ અટકે નાતર અબ ઉડી જાતે તો यह પદ અ, सूरदासजी ने गायो એટલે આ પદ सूरदासजी ગાયો પાછે सूरदासजी जुगल स्वरूप को ध्यान करी के करी के यह लौकिक स- शरीर छोड़ी ला- लीला में जय प्रा- અ, પ્રાપ્ત ભય એટલે ત્યારે સૂરદાસજી એ યુગલ સ્વરૂપ ને એટલે ઠાકોરજી ના સ્વરૂપ ને ધ્યાન માં કરી અને પોતાનું દેહ છોડ્યો અને લીલામાં પ્રાપ્ત થયો તા પાછળ શ્રી ગોસાઈજી આપ તો ગોપાલ ગોપાલપુર પધારે એટલે ત્યારે પછી શ્રી ગોસાઈજી ગોપાલપુર પધાર્યા तब सगरे वैष्णव ने मिली के सूरदास जी के देह को अग्नि संस्कार कियो ઓ, મશીન એટલે પછી બધા વૈષ્ણવોએ મળીને સુરદાસજીના દેહનું અં- અ, અંતિમ સંસ્કાર કર્યું એટલે અગ્નિદાહ વિધિ તા પાછે સગરે વૈષ્ણવ श्री गोस्वामी जी के पास आए એટલે પછી બધા વૈષ્ણવો શ્રી गोस्वामी जी પાસે આવ્યા. આ પ્રકાર સરદારજી માનસી સેવા મે સદા મગ્ન રહેતે. એટલે આવી રીતે એટલે સરદારજી માનસી સેવામાં મગ્ન રહેતા. તાતે इनके माथे श्री आचार्य जी ने भगवत भगवत सेवा नाही पदरાય. એટલે એટલે છે આચાર્યજી મહાપ્રભુએ આમના जी को માનસી સેવા મેં ફલ રૂપ અનુભવ હૈ એટલે સૂરદાસજી ને માનસી સેવામાં ઠાકોરજીના સ્વરૂપ અનુભવ થતો તો એ સદા લીલા લીલા રસ મેં મગ્ન રહે મગન રહેતે હૈ એટલે સદા सूरदासजी લીલામાં મગ્ન રહેતા ઠાકોરજીને सो सूरदास जी की वार्ता में यह स- अ, सर्वोपरि सिद्धांत है जो दैन्यता समान और पदार्थ पदार्थ कोई नहीं है और परोपकार समान दूसरो धर्म नहीं है બનિયાની વાર્તા પરોપકાર. એટલે અ, એટલે લીલાનું આ વાક્ય સમજ ના આવી कौन सी दैन्यता मतलब दीनता रखनी है अहम भाव नहीं रखना પતા હે. અને दूसरे को अच्छो होए तो करन नो अपने यो परोपकार को मतलब क्या होए दूसरे को जो हित होए वो कुछ ऐसो अपन को समझानो वा परोपकार को मतलब क्या है बीजानो हित होए ऐसी बाकू शिक्षा देनी जो वह बनिया के लिए सूरदास जी ने इतनो श्रम कियो એટલે આ વાણિયા માટે શ્રી એટલે સૂરદાસજીએ આટલો શ્રમ કર્યો ફરી વાકો અંગીકાર કરવા કરા અ, કરવાય વાકો ઉદ્ધાર ઇતનો અ, ઇતનો કી- કરી દિયો એટલે એ વાણિયા માટે સૂરદાસજીએ આટલો શ્રમ લીધો પણ તેમને અંગીકાર કરી અને એનો ઉદ્ધાર કરાવ્યો तासो श्री आचार्य जी श्री गुसाई जी आपू और सगरे वैष्णव जी अ, ज- जीव मात्र सूरदास जी के ऊपर बहुत प्रसन्न रहते એટલે શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજી અને બધા જ વૈષ્ણવ માત્ર सूरदासजी ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતા સો જો કહું सूरदासजी को सो आइए के आए के पूछा तो तिनको तिनको प्रीति सो मार्ग को सिद्धांत बतावते और उनको मन प्रभु में लगाए देते એટલે જે પણ સે- અ, જે જે પણને જે પણ ને કાંઈ પણ પૂછવું હોય તો સુરદાસજી બતાવતા અને તે સા- અ, પ્રભુ માટેનો માર્ગ બતાવતા કાસો સુરદાસજી સરી सरीखे भगवदीय को- कोटिन के कोटिन में दुर्लभ हैं એટલે સુ- સુરદાસજી ખૂબ જ ભગવદીય છે કોટિન में दुर्लभ हैं એટલે એટલે કરોડો કરોડોમાં દુર્લભ છે આવા વૈષ્ણવ છે सो वे सूरदास जी श्री आचार्य जी महाप्रभु के ऐसे कृपा पात्र भगवदीय हते ताते इनकी वार्ता વાર્તા કો પાર નાહી સો કહા તાઈ કહીએ એટલે આ સુરદાસજી પર શ્રી આચાર્યજી મહાપ્રભુ ની આવી કૃપા હતી આવા ભગવદીય સુરદાસજી હતા कितना बजिया घड़ियाल यहाँ में बराबर टाइम नहीं बस दस तो बज गए दस बज गए अब आज इतना ही रखें कल इसका सब हो जाए आज पुनरावर्तन कल करेंगे पुनरावर्तन नहीं आज वो भाव तो कल करेंगे टाइम दस बज गया ये घड़ियाल गलत हो गया बस आज यहाँ રાખીએ काले आपने पुनरावर्तन कर આ બાત જય જન્નત રામ જય જન્નત રામ 有点儿热吧？